મા બાપ ને ખબર ક્યારે પડે કે એની બુદ્ધિ ખીલી છે સ્વતંત્રતા ક્યારે આપી આપણને સમજતો થાય આપણે આપણા જ્ઞાન ને ફીટ થાય ત્યારે જાણવું કે પણ દાદા ઇન્ડિયાના મા બાપ તો છોડે ને તીરવાર તો ના છોડે છોડવાનો જ નહીં છોડવાનો જ નથી છોકરો સ્વતંત્ર થઈ જાય તો એની મેળે જતો હોય તો પછી શું કરે મા બાપ પછી મારો અર્થી મળે કે હમજલભાઈ માટે હમજલભાઈ કે કોલેજ ના પહેલા મગજમાં એવું ભૂસો જાય કે મા કરતા એ લોકો વધારે હોશિયાર છે કારણ કે અહીંયા મોટા અહીંયા ભણ્યા એટલા માટે એટલા માટે એમ કહેવાય મા બાપનું સાંભળે સાંભળવું એમ એ લોકોને મગજમાં ગુચું ભાષા કરે છે ખરે જશે પોઈન્ટ કોલેજ માં જવાનો છે એટલે કોલેજમાં એનો એકલો સોલ નથી મારે તો ત્રણ છોકરા છે કોલેજમાં એટલે હું જાણું છું ને એ ડેડી નો નથી એને એવું કઈ ઉભો એમ કે પણ એ ડેડી ભાઈ કોલેજમાં ગયેલા છે એ ભૂલી જાય છે લોકો હવે આ છોકરાઓને મગજમાં કે જ ઉતારવું કે એ લોકો આવડે નથી ત્યાં માસ નથી માસ નથી કરો પાસે ઉતારશે નિર્ણયના મુખ્ય ગુણ છે મા બાપે થોડું જૂનવાણી છોડવું પડે નવામાં એડજસ્ટ થવું જોઈએ નવા વિચારો કરવા આપે એમને કઈ એમ થોડો દારૂ પીવા જાય કરવા એમ કે એવી કદાચ ડાન્સ કરવા જેવો જાય કોક એટલો બધો કઈ છૂટ ના આપે મા આપણે ગમે નહીં એમ કે એ કઈ ખોટું છે નાચવા જવામાં કઈ ખોટું છે નાચવા જવામાં કઈ ખોટું છે શા માટે એમ કે એને વગર ઉતારો શા માટે ના જવાય કેમ બીજી છોકરીઓ નાચે નહીં કેમ ના નાચવાય ક્લબમાં ક્લબમાં કેમ ના સંસ્કારી માણસો ભેગા થાય ત્યાં જવું સંસ્કારી એમને દાદા એમને એમાં જ આ વધારે આવે છે ઘરમાં બેસીને થોડો ની વાત કરીએ કે ચાલો ભાઈ આવો કઈક વાંચીએ કે કીર્તન કરીએ તો કે એ બધું અમને ગમતું નથી અમને ત્યાં ડિસ્કોમાં જ જવું ગમે છે મા બાપ આપી ચુક્યા કે છોકરાઓ ફરજ ચુક્યા વિનય નથી એને માણસ કોઈને દુઃખ ના થાય એવી રીતે વર્તન પણ એવું તમે ઈચ્છીએ પણ તોય બીજાને દુઃખ થાય તો શું થાય તમે ઈચ્છો કે મારે એને દુઃખી નથી કરો ઈચ્છે તો દુઃખ ના કરે પણ તોય પેલા દુઃખ થાય તો શું કરે એવું ઈચ્છીએ કે આને દુઃખ બોલીએ તો દુઃખ ના થાય આને પણ તોય આપણે એમના એમને આનંદ થાય એવી રીતે વર્તવું જોઈએ એમને આનંદ થાય એ રીતે મા બાપ નો ઉપકાર તો ભૂલાય નહીં ને થોડો ઘણો ઉપકાર તો માનવો જોઈએ એવું એ લોકો નથી માનતા એ લોકો એમની ફરજ છે એ લોકો જન્મ આપ્યો એમને આ બધું કામ કરવાનું બધું ખર્ચવાની ફરજ છે એવું આ લોકો નથી માનતા કે છોકરાઓને જન્મ આપ્યો એટલે એ લોકોને ભણવાની લોકોની ફરજ છે ઉપકાર શાનો એ લોકો એવું માને છે મા બાપ નો ઉપકાર ખરો ને શું ઉપકાર છે શું ઉપકાર કે ભાઈ મા ઉપકાર શું ઉપકાર એટલે શું છે મા કર્યું ખરા કોઈ પહેલો ઉપકાર તો બોલવાનું એ કે છે કે મા બાપ ખાવાનું આપે છે કપડા આપે છે ભણવાના પૈસા આપે છે મા બાપ નો લવ આપે છે પ્રેમ આપે છે પ્રેમ આપે શકે છે બીજું શું રહેવા ઘર આપે છે મા બાપ રહેવા માટે ઘર આપે છે આપે ઘર ઘર ખાવા રહેવાનું આપે છે કપડા આપે છે રહેવાનું આપે છે નવ મહિના લગન ભરાની વડી રાખ્યો તે બોલીને મા બાપ ઉપકાર ભૂલવાના નહીં મા બાપ ને દુઃખી કરી અને કોઈ માણસ સુખી થવાનો મા બાપ ને એવું તમે નો પ્રયત્ન કરો પણ આપણી ઈચ્છા ના હોય તો નહીં થાય આ છોકરા એવું ના પૂરી સમજણ ક્યારે આવે કઈ એજ માં આવે છે એટલે બૈરી ટપકા પછી આવે સમજ પડે થર્ટી ટુ યર કહેશે દાદા તમારે સમજણ જ ના પડે એટલે તમે અમુક જ પૂછ્યા કરે જ્ઞાન આવે એ દેશ ના છોકરા માટે કે અમેરિકન છોકરા માટે દેશમાં આવી આવી છું કેમ બેન પાસ કરતી નહીં છોકરાઓને કઈ શું દાદા બબુ જે કેવા છે છોકરો સસ્તો બબુ જે કે છોકરીઓ દેખાય છે <laughs> એટલે મને તો બોલે બેન કેમ પરણી જતી નથી તમે લોકો શિવા બબુચક ને પરણે કે છે બબુચક કે નથી પૂછતા તમે જયારે પરણા જાઓ તો બસ વિનય આવે એવું રાજી રાખવા પોતાના મતે ના ચાલુ પોતાના મતે ના ચાલવું બીજાને બીજાને રાજી રાખવા બધાને પૂછ્યું કરવું કે આ કરવું કે ના કરવું થવાનું કઈ શું જાય તમારે કઈ કરવું હોય મા બાપ કે બીજું તમારે કઈ કરવું હોય મા બાપ કે બીજું મારે કઈ કરવું મારે મા બાપ કે બીજું આ કરવાની પાછળ થનારી વસ્તુ થાય છે તમારે છે તે પોતાના મતે ના કરવા દેવું બીજાને પૂછ્યું કરતું તો શું થાય છે જોયા એટલે ધીરજ પકડવા તો મારા બાપને ઠીક લાગે કે ના એવું નહીં કરતા પોતાનું જાય નહીં કરતા પૂછ્યા પછી તમારે કરવું હોય તો કરાય ને તમને જે યોગ્ય લાગે એવું કરાય ને મારે હું પૂછી લઉં એક વાર અને પછી મારે જે યોગ્ય લાગે એ કરાય ને કરવાની એની મેરેજ થઈ જાય એની મેરેજ થઈ જાય આ તો બધું જેનું રિહર્સલ થઈ ગયેલું છે એમાં શું કરવાનું જે થઈ ગયું છે જે ડ્રોઈંગ ઉપર આવી ગયું છે તે જ કરવાનું છે એનો નહીં પણ દાદા તો અહીંયા ક્યારે આ છોકરા તો દાદા અહીંયા વેઠવા ક્યાં રહેલા બધા રહેલા છે તમને અહીંની શું ખબર પડે તમે એમ કે અહીંયા અમેરિકામાં બહુ રહ્યા નથી ને અને અહીંયાના બધાને શું સલાહ આપીશું એ ખબર કે પડે આ છોકરાઓ એમ કે દાદા પોતાને દાદા કેવી મળશે જોયે છે કેવી વાઇફ પૂછે છે મેં કરી છે કોઈ કે કેવી જે જોઈએ દાદા આપશે એવી છે મારી આટલી ગઈ છે હેરમાં કઈ આટલી ગઈ છે આ તો મુરત બનાવતા ને એમાં ચીપી ના પોલીસ લોકો બિચારા બે ભાન લોકો સરસ છે ના But the world is equally itself. સનાતન કાયમ નું પરમાનન્ટ એ શુદ્ધ હવે લગ્ન કરવાનું નહીં રહ્યું ને તારે બી લગ્ન ઓછું કરવાનું કાદમ્બર દુઃખ નહીં આપું ને હા સો ટકા એ દૂધ નથી આપતો ગુરુ આવે છે ને તારે ખબર પડશે ગુરુ દાદા સ્વામી સાચી ના થાય મોટો ઓફિસર હતો ને અમારી ભત્રીજો હતો મોટો ઓફિસર હતો મને કે છે દાદાજી મારા મધર પર મને વિશ્વાસ નથી કે સાહેબ જે આખી શું કહ્યું ઘણા ખરા જીવનતા ફૂદાની પેટ તૂટી પડવાનો ને તે બધું બગડી જાય લાઈટ જોઉં ફૂદા જોઉં ફર્યા કરે ભણ્યા કરે પછી તૂટી તને કોઈ ફસાય ને એવું રાખી જઈશ ને ખબર પડી જાય તમે આવી રહ્યા ફસાયો બધા દેવું ખબર પડે ચીજ ખબર પડે ના બધો થયું છે દારૂ બારૂ કરોડ હતો ભેગો થયા કરે કોઈ થયું નથી ના એવું હોય નહીં ભાઈ અઢાર વર્ષ સુધી આટલું આરામ થયા કરે ને તમે તમે involve We don't want in detail. Crush on somebody, એવું કઈ થાય છે ને થાય છે કેટલા વખત પાંચ વખત કેમ થાય બહુ વાર લાગે <laughs> ખોટી વાત શું કે છે કેટલી વાર આશરો કેટલા પાંચસો Any answer with anybody that what is asking. Is like somebody? Anybody you like? દાદા પૂછે છે તું એવો થયો છો નહીં કોઈ પણ આંખ મારે કે નહીં એની ગયો <laughs> બધા પોતપોતાની સાથ માટે ફરે આપણે છે તે આમાંથી છતાં રહેવું દૂર રહેવું કેરીનો પીધા પછી ખાધા અને પછી ચાટી નાખી દેવી શું ખાઈ ગયો હોય એવી કહે સાયણા એટલું સારું છે સાયણું એ કાયમનું પરમાનન્ટ હોવું છે આખી જિંદગી થઈ આ શેરીની પૂજા થઈ નાખી દીધી નહી તો ચાલ વડોદરા તમે સારી બહુ લાવ્યો અને છોકરીઓ પણ એ લોકોના મગજ બહુ ગરમ હોય છે મગજ બહુ તપી જાય છે એ લોકોના મા બાપ ને એમ છે કે વેસ્ટ રવા દો ને કચકચ શું કરો એવું કહી દે મા બાપ ને થાય છે એમ એમાં મોટે ભાગે મા બાપ નો વાંક છે દાદા છોકરાઓ માટે આપણે સંસ્કાર આપણે બાળકોને આપવા જોઈએ કરવાની ટાઈમ હોવો જોઈએ ને ટાઈમ હોવો જોબ નહીં કરવાનો છોકરા જો સાચો આવે તો અમારે જરૂર તો પડે બેન પૂછે છે અત્યારે મોક્ષ છે મોક્ષ તો હમણાં નથી ને પાંચમા આરામાં મોક્ષ છે પાંચમા આરામાં મોક્ષ છે એની એક જગ્યાએ છે પેલા ચોથા આરામ છે લાખ નો ચેક પૂરો આવતા હતા અને અત્યારે નવ્વાણું સો નવસો નવ્વાણું નવ્વાણું પૈસા આપે છે પૈસું ઓછું હાલે છે પાછલા આવે એટલે શેર પડે એક જ પૈસો થયો એક અવતાર બાકી રહે પાછલા એક અવતાર બાકી રહે બરાબર છે હા બીજા વર્ષ ના થાય મનુષ્ય ભાવ મળ્યો જે આપણે કરી શકીએ તે કરી શકીએ અને બીજા કોઈ માં કોઈ નથી કરી શકતો ઘટનાથી મહારાજ ચાલે કે પૈસા આપો એટલે એ અમને પછી કચ્છમાં ચાલુ વખત જ્ઞાન આપ્યું નારાયણ જેને મોક્ષ જોયું મોક્ષ તો મોક્ષ કોને લાગ્યું બધાને ના જાણતા જ ના હોય જાણતા લોક હોય એટલે બધું થઈ જાય એમાં મોક્ષ સર્વકાળ તો હોય છે આપણે નૌકા લીધું મોક્ષ કેટલા કર્મોના કેટલા ભાવના કર્મો આપણને મળે કેટલા ભાવના કર્મો આપણને મળે મોક્ષે જવા માટે બધા આવતા જેના કર્મ બધા રહેલા બધા આ કદાચ આપણે આપણને એમ લાગે કે કાંઈ નથી કર્યું છતાં પણ એવી ઉપાધિ આવી પડે આપણને એવું લાગે કે આ માં તો આપણે કઈ જ કર્યું નથી છતાં એવી ઉપાધિ આવી પડે તમે કર્યું નથી લાગે આખો દાડો પાપ જ કરો છો પછી કે તું મેં કઈ કહ્યું હા એ તો કરીએ જ છીએ ને હવે આપણે હોઈએ એટલે કાંઈક ને કાંઈક તો કરતા હોઈએ એટલે પાપ તો લાગવાનું છે કોઈ પણ માં શું મારું નામ હેમલતા હેમલતા હેમલતા ખરેખર હેમલતા છે એ તો નામ છે બાકી તો આપણે આ બધું એ તો છે આખો ઘરે પાપ એ તો છે પાપ તો આપણે ખાતા પીતા બધામાં પાપ ચાલતા ઉઠતા બેસતા બધામાં પાપ તો હોય જ છે એ હાથી થાય ત્યાર પછી પાપ નથી જે છીએ એ બોલીએ નથી એ છે કર્યું પછી આવી ગયો છે પછી પાપ જ લાગે તો પણ કાંઈ તો જોઈએ ને કોઈ માણસ ને કાંઈક ભોલાવા માટે કાંઈક એટલે બધા ખરેખર એમ લોકો નથી તું શું છે જોવાનું તો શું છે ખરેખર તમારું છોકરું જાણવું જોઈએ સમજાવો હવે તમને કહેતો નથી એમ કહેલ આવે ને કે ખબર કહેવાથી બાબત હોય ને ત્યાં રહેવું પડે પછી એમને તબેન અપમાન કરે ના લાગે પછી અત્યારે અપમાન કરે લાગે કાંઈ પોતે એમને તબેન છે એવું પણ બને છે કે કોઈ અપમાન કરે છે ને આપણે ચલો સામું કઈ લાગતું જ નથી કઈ અપમાન કરે છે પણ આપણને કઈ લાગતું જ નથી હા આપણને કઈ લાગે જ નહીં છતાં પણ એને એમ લાગ્યા કરે કે ના એ મારા માટે કઈ ખરાબ અજ્ઞાન કરે તો ના થાય અસર કદાચ કહું છું કે કોઈ આપણું અપમાન કરે અને આપણને કોઈ અસર ના લાગે છતાં તો એવું અપમાન કરે વ્યક્તિને એવું લાગે કે આપણે એનું ખરાબ કરીએ છીએ એવું લાગે કે કઈક આપડી ભૂલ થઈ ગઈ એટલે સામો માણસ કહે છે આપણને બસો લેવલ ભજુ કાપી તો એ તો આપણે એમ કહીએ ને કે આપડે નથી એવા કે કપાઈ ગયું અસર તો જરાક તો થાય ને એમ કે ગયા એમ બાકી પણ ફૂટી જાય તો નહીં કશા અર્થાઈ ગયો એ તો કોનું એવું એવું એકદમ ચાલે હશે ને અત્યારે પણ તેને જરાક તો અસર થવાની એવો તો કોણ હશે કે સાંજે સારી હોય તેને ના થાય કોઈ પણ એવું ટાઈમ હોય ત્યારે ધોરી કરીને આવજો એટલે જ્ઞાન તો લીધું છે દયા જ્ઞાન તો બે વાર લીધું પણ એમ જોયો પરિણામ ને ત્યારે આજ્ઞા તો આમ તો અમને કઈ એ નથી હો અમે આમ તો માનીએ છીએ નથી માનતા એવું બી નહીં એમની આજ્ઞા તો દવા પાંચ આજ્ઞા આપે છે ને એમ લાગે છે કે અમે જે રસ્તે જવું છે એ રસ્તે બરાબર જવું જ છે એવું લાગે અમે જે જઈએ છીએ બરાબર છે અમે જે રસ્તે જઈએ છીએ બરાબર છે બધાને બરાબર લાગતું છે રસ્તો બરાબર દરેક ને બોલાવે કોઈ વ્યસન વાળો નહીં ચાલા સુધી કશું થાય નહીં બહેનો કપાય થાય નહીં ચાલે તમે જે વસ્તુ કાઢી વસ્તુ કરી વસ્તુ છે ક્રોધમાન માયા નહીં કરે પડે એ તો ના બધામાં એમ જ છે ને કે ક્રોધમાન માયા લોભ નહીં કરે પડે બધું કાંઈ કરવાનું નહીં એમ કરવાનું એ તો કોઈ જ છે રસ્તો લેવાના હોય છે બધો શું જવું શું થાય તો કોઈ મારે ઘર જાય ઓછા થયા હોય મારે તો થશે ઓછા થયા જતા રહ્યા છે એટલે આપણે કરતા હોઈએ તો થોડીક એની સમજ તો આવે ને કે ના કરવા જોઈએ એમ આપણે કઈ પણ આપણે જે વાંચન કરતા હોઈએ એમાં ક્રોધ માન માયા લોક બધું જે આવતું હોય એટલે આપણે એટલી તો એ થાય ને વાંચીએ એટલે એમ થાય કે ના હવે આપણે એ બધું ના કરવું જોઈએ એમ એમ કે આ ક્રોધ માન થાય તો આપણે બધું વાંચીએ એટલે એમ થાય ખરું કે આ બધું ના થવું જોઈએ અરે એવું તો કરીએ તો ઉપર કોઈ પણ વસ્તુ એમાં પણ આપણે થી જે બધું ઉતારીએ માં તો જ આપણને અસર થાય નહીં તો ન થાય ને આપણા મનથી જો સાચું કહેવાય કેટલી સન્માન તમે નથી અત્યારે ઓક્સિજન જે આ છે ને આપણે આપણે આપણી રીતે વાંચન કરીએ પણ જ્ઞાની વગર જ્ઞાન અધૂરું જોઈએ પૂછે કે આપણે બહેન પૂછે છે કે આપણે બેરાસરમાં પૂજા ભણીએ અષ્ટદ્રવ્ય થી તો એ સારું કે ઘરે અષ્ટદ્રવ્ય ના હોય આપણે ભાવથી પૂજા કરીએ તો સારું કયું સારું મંદિર બેરાસરમાં જઈએ અને પૂજા કરીએ તો પછી ચોખા છે લવિંગ છે આ જાણીએ છીએ બધું મૂકીને પૂજા કરીએ ભવ્ય પૂજા સારી છે પછી ભાવથી કરીએ તો સારું ભાવથી થાય ને ભાવથી આવડે ને ભાવથી સાધુ આવડે તમને શું આવડે એટલું ખોટું એટલે ધર્મ સુધાર કરવા સાધુ અનુભવથી કરવાનું સાધુ ભાવને જાણે એ સંસાર ઉજાય જ ના સંસારું આવી રીતે ખીલાવે તમે પાછું અમે પૂજા ભણીએ છીએ પણ ક્યાંક જઈએ તો બધા સંજોગો ના હોય બધી વસ્તુઓ ના હોય એ તો ડિઝાઇન જેવું છે હા તો ડિઝાઇન જેવું ભાવ તો ઉતરી ગયો છે એ તો સાધુ અને ભાવ થી કરવાની અને દ્રવ્ય થી કરવાની સાથે ભાવ હોવું જોઈએ ને નહીં આપણને આવડતી હોય મુહૂર્ત પૂજા ત્યાં બધું સાધન ના મળતું હોય તો આપણે પૂજા ભણીએ તો એમ મોઢેથી થોડું બોલીને આમ ભાવથી કરીએ તો બરાબર લાગે કે પછી બરાબર તમને ના એટલે આપણને આવડતી હોય બધી પૂજાઓ ના ચાલે એમ આમ ભાવથી કરીએ તો ના આવડે ભાવથી ના આવડે ભાવથી થાય ભાવથી થાય ભાવ તો કેટલા આવે તમે આટલા બધા સંસારનો પરિગ્રહ હોય તો ભાવ ક્યાંથી ઉત્પન્ન થયો એવું ના પરિગ્રહથી જમણ છોકરો હાય હાય વર્ષ થતી એમ ભાવ ના ચાલે બધી પૂજા ભવ્ય પૂજા તો સંસ્થાઓ કરવાની જ્ઞાની પુરુષ હોય સાધુ પુરુષ હોય તે ભાવથી કરે જેને પડી ગયો છે સાથે વાત તમે મારે આશા બરાબર કરી દીધું લગ્નના એમ પછી ભાવ તો ભાવ શું કરવા જાય તો કર્યું શું તમને આવું કરવાનું થયું કોણે કહ્યું ભાવ વસ્તુ કેટલી જુદી વસ્તુ છે ભાવ લોકો આ બધું મને ભાવ લઈ છે ભાવ કોણ ભાવ નહીં મારો ભાવ તો ભાવ કર્મ છે ભાવ કર્મ છે જે ચાર કર્મ કહેવાય છે તેનો ભાવ કહ્યું જે ભૂસાર ઉભો થાય છે એનો ભાવ કહ્યું શું સમજણ આપણે બંધ નથી ભાવ છે ઉત્પન્ન જ ના થાય વિચાર થતું બંધ થઈ ગયું એમનું કહેવાનું એમ છે કે આપણે દેરાસર માં ગયા ને આપણી પાસે કઈ આ પૂજા નું સાધન ના હોય તો પૂજા ના કરવી આપણે જેટલો પ્રેમ થાય એટલો કરવો ભાવ પૂજા ના આવે ભાવ ભાવ પૂજા ના આવે પણ એમ પ્રેમથી આપડે એમ ગણીએ કે કરવું છે એમ કઈ લાવે નથી પણ શીખાઈ લઈએ શું ભાવ પૂજા ના આવે ભાવ પૂજા બહુ મોટી વસ્તુ પરિચય ના હોય તે સમજે ભાવ કર્મ એટલે શું એસી ભાવ કર્મ એટલે શું પૂછે છે ભાવ કર્મ એટલે શું એમ પૂછે Thank you. Islam કર્મની નિર્જરા કઈ રીતે થાય કર્મની નિર્જરા કઈ રીતે થાય કર્મની નિર્જરા ઘણી ફાવે છે કર્મની નિર્જરા થતી છે કર્મ બંધાયેલું તો વધારે જ્ઞાન મુજબ જો કરવામાં આવે તો જ થાય નહીં તો પછી સકાય એટલે બીજું બંધાય એવું હોય એ રીતે બહુ પકડે એકની ક્લાસમાં સમજી તો મારી બધું ઉગી જાય પછી હું મારી બધા ઉગી જાય એટલે બીજું તો શું કારણ કે હંમેશા થોડા ઉડી જાય પણ પછી નવું કશું બંધાય નહીં નવું ના બંધાય ઉર્જા ખાતી લીધા કોઈ શીખવાડી છે બધું ખરું ડિસેમ્બર ને અમે હવે મૂળ દિગંબર ને મૂળ દિગંબર ને અમે સારી કેવી જીવ લાયા હોય એ બેન પછી ખાસી નીકળે તો મન બગાડ ના બની જવાનું તો જે પણ હોય તેનો એ તો થાય ને ખાલી મૂકી ના થાય મૂકી દેવાનું ભાન ચોખ્ખું ક્લિયરન્સ ક્લિયરન્સ ઇન્ટરપ્રેટ ઇન્ટરપ્રેટ ધ્યાન એ લોકો ના તો કીધું કરવું છે આટલું છે ચાર ભાવના બહુ બધા ચાર ભાવના બહુ માને છે ત્યાગ ભાવનામાં બહુ માને છે દિગંબરો ત્યાગ ત્યાગ ત્યાગ ત્યાગમાં બહુ માને ત્યાગ કરે ત્યાગ કરતા હોય ત્યારે પહોંચે ના થયો હોય મોટા થયા એટલે નગ્ન અવસ્થામાં રહે છે એ તો સારું તો તે જ્ઞાન વગર ત્યાગ ભગવાને ના પાડી કૂદ કૂદ કૂત્યાગ કહ્યું કૂતક કહ્યું ભગવાન ઉપર ભર્યા આવું જ્ઞાન મુજબ ચાર થવું આખો ભાવ ઝઘડા ટકરાટ કરવા દે છે એટલે અમે બહુ બધું વાત હોય પણ તપ તપ થઈ ગયો છે શું અમારે એવું કે છે કે વિતરાગ દેવને જ નમસ્કાર કરવા પછી કુગુરુ કુતપ ને કુદેવ કુગુરુ અને કુધર્મોને નમસ્કાર નહીં કરવા એને નહીં માનવા વચ્ચે જો આ બે એકલા સાચા પછી ગુરુ શું છે અને ધર્મ સાચો કે ધર્મ હજુ પૂરું ગુરુ સારા હોય તો થાય તું ગુરુ કોને કહેવામાં આવે જેને જ્ઞાન નથી તે બધા ગુરુ શું ગુરુ નથી કરતો અજ્ઞાન કરતો એટલે આ શું બચાવ્યું જરાય સંતુલન સાધુ સંતુલન બીજો જીવનભાઈ લઈ શકતી આખો હજારો ભગવાન દેવાસો માટે લડવાય ભગવાન સારું લડે છે દેવાસો ઓગણત્રીસ પાસ ભગવાનના છોકરા બધાને કઈ ગયા કઈ પેટ ચોખા લઈ ગયું ભાવ દાદા ને એમ કહ્યું કે હું તમે ભાવ ભાવ ઉભા કરવો ના બરાબર જે પણ પાછા પોતાની ચીજ જે શું છે અત્યારે તો એની ઈચ્છા કરી પોતાની વસ્તી વાત કરે તો વધારે સારું કોણ શું કરે મહારાજ ને ઝઘડા થાય છે ને એની વાત કરે છે મહારાજો ને ઝઘડા ચાલે દિગંબર સિત્તાંબર બધા જે સાધુ મુનિઓ બધા પાપ કરે છે એમને રસ્તો નથી જોયો વાત બરાબર છે પણ એમની ભાવના નક્કી જવાનું છે તો પાછળ આવે ત્યારે જ્ઞાની તો મળી જાય ને પૂછું છું આ સાધુ મુનિવાલે બીજા કોઈ ધર્મ જ્ઞાની મળે ને કોઈ સ્વીકાર આગળ ધર્મ ક્યાં જ્ઞાની મળી જાય સાચી ભાવના સાચી ભાવના સુખ મળી આ ભાવ છે